પાચન ક્રિયામાં કેટલી એલર્ટનેસ એક મોટી કેમિકલ કંપનીના રિટાયર્ડ ચીફ એન્જિનિયર મારી પાસે આવેલા તે મને કહે દાદા હું ના હોઉં તો મારી કંપની ચાલે જ નહીં મેં કહ્યું કેમ ભાઈ એવું તે શું છે મેં કહ્યું કેમ ભાઈ એવું તે શું છે તમારામાં ત્યારે એમણે કહ્યું હું બહુ એલર્ટ રહું છું હું એક દિવસ ના જાઉં તો કામ બધું અટકી જાય ત્યારે મેં તેમને કહ્યું આ રાત્રે હાંડવો ખાઈને સૂઈ જાઓ છો તે રાત્રે ઊંઘમાં તમે તપાસ કરવા અહીં જાઓ છો કે કેમનું પાચન થાય છે કેટલું બાઇલ પડ્યું કેટલા પાચક રસો પડ્યા સવારે આ હાંડવામાંથી લોહી લોહીની જગ્યાએ પેશાબ પેશાબની જગ્યાએ અને સંડાસ સંડાસની જગ્યાએ એ શી રીતે જાય છે એ તપાસ તમે રાખો છો અહીં તમે કેવા એલર્ટ રહો છો આ મહીની પોતાની બાબતમાં તમે કશું ધોળી શકતા નથી તો બીજી કઈ બાબતમાં ધોળી શકશો મોટા મોટા બાદશાહ ગયા ચક્રવર્તીઓ ગયા તોએ રાજ ચાલ્યા કર્યું તો તમારા વગર શું અટકી જવાનું છે મોટા એલર્ટ ના જોયા હોય તે તમારા કરતાં તો જ્ઞાની પુરુષનો જોડો વધારે એલર્ટ છે કારણ એને આ મહાત્માઓ જાતે લૂછે છે તમે એલર્ટ કોને કહો છો આ જન્મ્યા ત્યારે દાંત આવશે કે નહીં આવે એની ચિંતા કરવી પડે છે કાલે સૂર્યનારાયણ નહીં ઉગે તો શું થાય એવી ચિંતા થાય છે